બાવીસ શ્લોક સુધી નહીં જો ત્રેવીસ સુધી કર્યું કદાચ The recording has started. જયજનવત પ્રણામ ત્રેવીસ શ્લોક થયા છે ત્રેવીસ અર્જુનને ભગવાન કર્મયોગ નું સ્વરૂપ સમજાવી રહ્યા છે એમાં આરંભમાં એ વાત બતાવી કે જીવિત કોઈ પણ વ્યક્તિ કર્મહીન રહી નથી શકતો કેમ કે પ્રકૃતિ સાથે જીવાત્માનો સંબંધ એવો છે કે કોઈ જીવાત્મા ચાહે કે હું નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરું તેમ છતાં પણ પ્રકૃતિથી બંધાઈને એને એ કર્મ કરવા જ પડે છે એટલે નૈષ્કર્મ્યનો મિથ્યા ડોળ કરવો એના કરતા સારી વાત એ છે કે શાસ્ત્ર નિયત જે કર્મો છે એને ભગવદ અર્થ ભગવદ આજ્ઞા માનીને નિષ્કામ ભાવથી કરતા રહેવું અને એ જાતના કર્મ જે લોકોને કરવા આવશ્યક નથી એટલે કોઈ પણ પ્રકારનું કર્મ જેમને કરવું આવશ્યક નથી એવી અવસ્થા ઉપર જે પહોંચી ગયા છે એ લોકો પણ લોક સંગ્રહાર્થ આવું કર્મ કરતા રહ્યા છે એમાં જ્ઞાની જનક અને ભગવાને સ્વયં પોતાનું પણ દૃષ્ટાંત આપ્યું ભગવાન સ્વયં કર્મ એટલા માટે કરે છે કે જે શ્રેષ્ઠ લોકો છે જે પ્રકારનું કર્મ કરે તેનું અનુસરણ સાધારણ જન્માને કરતું હોય છે અને લાંબા સાથે ટૂંકું જાય મરે નહીં તો માંદુ થાય એ રીતે શ્રેષ્ઠ પુરુષોનો કર્મ નહીં કરતા જોઈને જેમના માટે કર્મ કરવું અતિ આવશ્યક છે એવા સાધારણ પણ જો કર્મનો ત્યાગ કરી બેસે તો એમનું અનિષ્ટ થાય તેથી લોક સંગ્રાહક ભગવાન પણ કહે છે કે હું કર્મ કરું છું ભગવાન જે કર્મ કરે છે એમાં કઈ કર્મો દ્વારા કઈ પ્રાપ્ત કરવાનું હોય જે ભગવાનને સિદ્ધ ન હોય પ્રાપ્ત ન હોય એવું કંઈ નથી તેમ છતાં પણ ભગવાન કર્મ કરતા રહે છે હવે આ રીતે ભગવાન કર્મ શા માટે કરે છે એવી આશંકા આકાંક્ષા અહીંયા થઈ રહી છે કે નનુ તથા તત્કર્ણમ કેમ પ્રયોજનમ શા માટે કયા પ્રયોજનથી ભગવાન આવું કરે છે તેનું અહીંયા સમાધાન આપી રહ્યા છે ઉત્સી દેયુરિમે લોકા નકુર્યામ કર્મચેદહમ શંકરસ્ય ચ ઉપહન્યામ ઇમાહ પ્રજા છેદ અહમ કર્મ ન કુર્યામ જો હું આ કર્મ ન કરું તો શું થાય કહી રહ્યા છે કે ઈમે લોકાહા ઉત્થિતેયુ આ લોક છે એ એનો ઉચ્છેદ થઈ જાય શંકરસ્ય છે કર્તાસ્યામ અને હું શંકરનો કરનારો થાઉં શંકરથી શું તાત્પર્ય છે વ્યાખ્યાકાર સમજાવશે ઇમા પ્રજા ઉપહન્યા અને આ રીતે આ સમગ્ર જે પ્રજા છે એનો હું નાશ કરનારો બની જાઉં તેથી ભગવાન કહે છે કે હું પણ આવશ્યક ન હોવા છતાં પણ કર્મ કરું છું અહંચેત કર્મ ન કુર્યામ તદા ઇમે લોકા ઉત્સી દેયુ જો હું કર્મ ન કરું તો આ લોક નો ઉચ્છેદ થઈ જાય ઉચ્છેદ થઈ જાય નો શું આશય છે હવે અહિયાં સમજાવી રહ્યા છે અત્રાયમ ભાવ સર્વેષામ ભક્તિ પ્રવૃત્તૌ સત્યામ ભગવત સાક્ષાત્કારો મુક્તિવાસ્યા એટલે ભગવાન કર્મ નથી કરતા તેથી કર્મ કરવું આવશ્યક નથી એમ વિચારીને બધા ભગવત ભક્તિની અંદર જ પ્રવૃત્ત જો થઈ જાય તો શું થાય કે ભગવત ભક્તિ છે એનો એક ફલ ભગવત સાક્ષાત્કાર છે જો ભગવત સાક્ષાત્કાર કોઈને ન થાય તો મુક્તિ થાય બીજું એનું એ ફલ છે ભગવત સાક્ષાત્કાર અને મુક્તિ આ બંને એવા ફલ છે કે જે પ્રાપ્ત થઈ ગયા પછી એ જીવાત્માનો આ લોક સાથે કોઈ સંબંધ રહેતો નથી તદા ઇમે ભ્વાદયો લોકા સૃષ્ટિભાવાદ ઉચ્છિન્ના ભવે આ જે લોકની જે સૃષ્ટિ કરવામાં આવી છે એમાં જીવાત્મા કોઈ હોય તો એક આ લોક પરલોક આદિ છે એનો કોઈ ઉપયોગ છે બધા જ લોકો આ રીતે ભગવત પ્રાપ્તિ થઈ જાય કે મુક્તિ થઈ જાય તો આ લોકમાં તો કોઈ રહેશે જ નહીં તો પછી સૃષ્ટિ જ નહીં બચે અતએવ ભગવતા વૃષભધ્વજે આજ્ઞપ્તમ પાદમે એટલે આવું ન થાય અને આ સૃષ્ટિ જીવોથી ભરીપૂરી રહે એ આશયથી ભગવાને વૃષભધ્વજ એટલે મહાદેવજી બળદના જે એમના ઝંડા ઉપર બળદનું ચિહ્ન છે એટલે એમને આજ્ઞા કરી એનું પદ્મપુરાણમાં એવું વર્ણન આવે છે કે પંચ રુદ્ર મહાબાહુ ઇત્યારભ્ય સૃષ્ટિ રેશો તરોત્તરા અત્યંતમ ત્યાં મહાદેવજીને ભગવાને એમ કહ્યું પંચરુદ્ર મહાબાહુ મોહ શાસ્ત્રાણી કાર્ય તમે એવા મોહક શાસ્ત્રો એટલે જીવાત્માઓ ભ્રમિત થાય સન્માર્ગની અંદર બધા જીવાત્માઓની પ્રવૃત્તિ ન થાય ભગવત સ્વરૂપનો મહાત્મ્ય જ્ઞાન યથાર્થ જ્ઞાન જીવાત્માઓને ન થાય તે પ્રકારના શાસ્ત્રો એ જાતના મતો એને આપ પ્રવર્તિત કરો જેનાથી મારું સ્વરૂપ ઢંકાઈ જાય ભક્તિ માર્ગનું સ્વરૂપ ઢંકાઈ જાય તત્વનું જ્ઞાન ન થાય અને જે લોકોની વસ્તુતા ભગવત માર્ગની અંદર પ્રવૃત્ત થવાની યોગ્યતા નથી એવા લોકો એ અસન માર્ગની અંદર પ્રવૃત્ત થઈને મુક્ત ન થઈ શકે કે ભગવત પ્રાપ્તિ ન કરી શકે અને એ રીતે આ સૃષ્ટિ છે એ ઉત્તરોત્તર ચાલ્યા કરતી રહે એવું ભગવાને ત્યાં કહ્યું ચ પુનઃ ઇમા પ્રજા ઉપહન્યામ તદા અહમૈવ શંકરસ્ય નરક સાધનસ્ય કર્તાસ્યામ ભવામી એટલે જો ભગવાન આ રીતે સ્વયં કર્મ ન કરે અને એમને યા તો ભગવત પ્રાપ્તિ કે મુક્તિ પણ પ્રાપ્ત ન થાય તો એનું પરિણામ શું થશે કે નિયત શાસ્ત્રીય કર્મો છે એ નહીં કરવાને કારણે ભગવાનનું અનુકરણ કરતા જે પ્રજા છે એના પણ નાશનું કારણ ભગવાન બને કેમ કે નિયત કર્મને નહીં કરવાનું ફલ તો અનિષ્ટ છે જ એટલે એમને નરક પ્રાપ્તિ થશે સંકરસ્ય એટલે નરક સાધનસ્ય જેનાથી જે કરવાથી નરક પ્રાપ્ત થાય એ કરાવનારો હું એનું નિમિત્ત હું બનીશ એમ ભગવાન કહે છે અયમ અર્થ આશય સમજાવી રહ્યા છે કે મદાજ્ઞયા બ્રહ્માદય પ્રજા સૃજંતી બ્રહ્માજી વગેરે છે એ મારી આજ્ઞાથી પ્રજા પેદા કરે છે તાશ્ચેદ અહમ ઉપહન્યામ तद् अननुकूलो भवामि तदा शङ्करस्य क्लिष्टस्य कर्ता સર્જેલી પ્રજા છે એને એનો જો હું અનુકૂળ ન રહું એટલે એનો નાશ કરનારો જો હું થાઉં તો હું શંકરનો કરતા થઈશ અર્થાત હું ક્લિષ્ટ રૂપ બનીશ એમના માટે ક્લેશ રૂપ બનીશ પ્રજાનાંચ મદિચ્છા વ્યતિરેકેણ ભક્તિ સ્વરૂપા જ્ઞાને સતી તત્પ્રવૃત્તૌ સંકરસ્તમ ત્યાં શાંકર એનો બીજો અર્થ પણ કરી રહ્યા છે અહીંયા કે ભગવાન નથી ઈચ્છતા કે જીવ માત્ર ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થાય પણ ભગવાનના કર્મનું આચરણ નહીં કરતા જોઈને વસ્તુતઃ ભક્તિનું સ્વરૂપનો ની પાત્રતા કે એનું જ્ઞાન ન હોવા છતાં પણ અનધિકારી લોકો પણ અગર ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થઈ જાય તો સાંકર્ય થાય સાંકર્યનો મતલબ ભેળસેળ થઈ જાય ફલાભાવે ભક્ત ફલમ વ્યભિચારોપી ત્યાં આ પંક્તિમાં થોડું કંઈક વિચારણીય છે બહુ સ્પષ્ટ નથી પાઠભેદ જોયા છતાં પણ પણ આગળની પંક્તિ સાથે આનો સંબંધ જોડતા કંઈક એવો આશય લાગે છે કે જો ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા પછી પણ અનધિકારી વ્યક્તિ છે એમને ફલ પ્રાપ્ત ન થાય તો પણ ગડબડી થાય અને અનધિકારી હોવા છતાં ફલ પ્રાપ્ત થઈ જાય કદાપી તત્કરતા અહમ અવ્યવસ્થા તો એ અવ્યવસ્થાનો પણ હું જ ઉત્તરદાયી સિદ્ધ થાઉં તો આ ગરબડી જે છે સાંકરી છે કે આ જાતનો જે ક્લેશ છે એનો નિમિત્ત હું બની જાઉં અને એવું ન થાય એટલા માટે હું પણ જેમ કર્માસક્ત મનુષ્ય કર્મ કરે છે એવી જ નિષ્ઠાથી હું પણ નિયત કર્મને કરતો રહું છું અત સત્સ્વરૂપ જ્ઞાનેન લોકસંગ્રાહકમ કર્મસુ અનાસક્ત સન કર્મ કુર્યાત ઇતિહાસ એટલે આનો સંકલિત અર્થ સમજાવીને અર્જુનને કર્તવ્ય ઉપદેશ કરી રહ્યા છે આ રીતે એના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને લોક સંગ્રહ માટે એટલે પરપ્રેરણા માટે કર્મમાં આસક્તિ રાખ્યા વિના તું કર્મ કરતો રહે સક્તાહ કર્મણ્य વિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાદ વિદ્વાન તથા સક્તચિકીર્ષુ લોક સંગ્રહમ કર્મણી સક્તાહ અવિદ્વાંસ કર્મની અંદર જે આસક્ત હોય એવા અવિદ્વાન એટલે અજ્ઞાનીઓ યથા કુરવંતી જેવી રીતે કર્મ કરે છે તથા असक्त વિદ્વાન લોક સંગ્રહમ ચિકીર્ષુ કુર્યા એ જ રીતે જે અનાસક્ત છે ફલમાં એવો વિદ્વાન મનુષ્ય છે એને પણ લોક સંગ્રહ માટે એટલે પરપ્રેરણા માટે એવી ઈચ્છા રાખીને એને કર્મને એને કરવા જોઈએ એટલે અર્જુનને પણ ભગવાન એ જ અહીંયા સમજાવી રહ્યા છે કે તું પણ કર્મ એવી જ રીતે કર જાણે કે કોઈ કર્માસક્ત કે ફલાસક્ત મનુષ્ય કર્મ કરતો હોય છે યથા અવિદ્વાંસો મૂર્ખા કર્મણી સક્તા જેમ અવિદ્વાન મૂર્ખ વ્યક્તિ કર્મમાં જોડાયેલો હોય છે તત્ફલાભિલાષીણો વિષયાદિન ન ત્યક્તુમ સમર્થા એટલે કર્મ દ્વારા પ્રાપ્ત થતું ફલ છે એની અભિલાષા વાળો વિષય વગેરેની તેને છોડવા સમર્થ નથી થતો એ અવિદ્વાન જે રીતે કર્મ કર્મ કુરવંતી એ જે કર્મ કરે છે તે જ રીતે વિદ્વાન એટલે પંડિતે પણ પંડિતનો મતલબ મત સ્વરૂપજ્ઞ મારા સ્વરૂપને જાણનારો એ પણ લોક સંગ્રહમ ચિકીર્ષુ લોક સંગ્રહની ઈચ્છાથી એટલે પરપ્રેરણા ની ભાવનાથી આસક્તિ રહિત થઈને મારી આજ્ઞાથી કર્મ કરતો રહે અહીંયા ફરીથી આશંકા ઉપસ્થિત કરી રહ્યા છે કે તનુ લોકસંગ્રહાર્થમેવ ચેત કર્મ કર્તવ્યમ તદા યથા કથમ ચેત કર્તવ્યમ જ અગર કર્મ કરવો છે તો પછી જેમ તેમ કર્મને પતાવવા જોઈએ યથા તે અજ્ઞાનીને કુરવંતી તથા કર્ણમ કિપ પ્રયોજનકમ એટલે કર્મની કર્મના ફલમાં આસક્તિવાળા મનુષ્યો અજ્ઞાનીઓ જેવી રીતે તત્પરતાથી કર્મ કરે છે એવી રીતે કર્મ કરવાની શું આવશ્યકતા છે તો એ આકાંક્ષાનું અહીંયા સમાધાન આપે છે ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ જોશે સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાસહન વિદ્વાન એટલે કર્મના સ્વરૂપને જે જાણે છે એવો કર્મસંગીનામ અજ્ઞાનામ બુદ્ધિ ભેદમ ન જનયે જે કર્મના ફલોમાં આસક્તિવાળા છે એવા અજ્ઞાની મનુષ્યો છે એમની બુદ્ધિને ભ્રમિત ન કરે યુક્ત સર્વકર્માણી સમાચરણ જોશે એ સ્વયં પણ યુક્ત થઈને એટલે કરશે જે હશે દરેક કર્મોને બહુ સારી રીતે સ્વયં પણ કરે અને બીજાને પણ કરાવે આપણે ત્યાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેજમાં કાપટ્યાદ પદનો પ્રયોગ છે એ જ વાત અહીંયા પણ છે કાપટ્યનો મતલબ જેમ તેમ પતાવી દેવું એવો આશય નથી પરંતુ જે સાધારણ મનુષ્ય છે કર્માસક્ત એ જેવી તત્પરતાથી શ્રદ્ધાથી ભાવવાળો થઈને એને એ કર્મ કરતો હોય છે કે આ કર્મ કરીશ તો મને સ્વર્ગ મળી જશે કે પશુપુત્ર સ્ત્રી આદિ પદાર્થો પ્રાપ્ત જઈ જશે એવી સકામ ભાવનાથી જે રીતે મનુષ્ય તત્પરતાથી કરતો હોય છે કર્મ એવી જ કર્મમાં તત્પરતા વિદ્વાને પણ બતાવવી જરા પણ કંટાળો આળસ કે પતાવી દેવાની મનોવૃત્તિ એ રીતે એ વિદ્વાને કર્મ નહીં કરવું જોઈએ એ કહી રહ્યા છે કે કર્મસંગી નામ બુદ્ધિ ભેદમ ન જનઈએ જે કર્મસંગી છે તે કર્મના ફલોમાં આસક્ત છે એમની બુદ્ધિમાં સંશય થાય દ્વિધા થાય એવું વિદ્વાને નહીં કરવું तथा करणे तेषां भ्रमो ભવે જો વિદ્વાન વ્યક્તિના આચરણથી એવું જોઈને કે જેમ તેમ પતાવી રહ્યા છે સાધારણ મનુષ્ય છે એના પણ ચિત્તમાં ભ્રમ થયા વિના નહીં રહે ભ્રમે થતી કર્મ ના કર્યું રહેવ એમના મનમાં જો ભ્રમ થઈ જશે તો એ કર્મ જ નહીં કરે એવું નહીં કરવું આગળ કહી રહ્યા છે નનુ કર્મણા ચિત્ત શુદ્ધવ સત્યામ કથમ ભ્રમ કર્મથી તો ચિત્ત શુદ્ધ થાય છે તો પછી ભ્રમ કેમ થશે તો એનું સમાધાન આવે છે અજ્ઞાનામ નામ જે કર્મ કરી રહ્યા છે એ તો અજ્ઞ છે नहीं अज्ञा चित्तशुद्ध्यर्थम कर्म कुरंती किंतु कर्म ईश्वर मनुमाना फलरूपेण अन्यम पंडितम कर्म कुरवाणम वीक्ष कुरंती જ્ઞ લોકો કર્મ કરે છે એ કંઈ ચિત્તની શુદ્ધિના માટે કર્મ થોડા કરે છે એ લોકો તો એમ માને છે કે આ તો કર્મ જ ભગવાન છે અને આ જાતનું કર્મ કરીશ તો મને આવી રીતે ફલ પ્રાપ્ત થઈ જશે એમ બીજા લોકોને જોઈને જે કેવલ અનુકરણ માત્ર કરે છે એમાં એમની કોઈ સમજ કે ભાવના નથી હોતી એટલે અહીંયા કર્મસંગીનામ એમ કહ્યું નતું કર્મીણામ કર્મી જે મનુષ્ય છે એ તો કર્મનિષ્ઠ છે કર્મ સ્વરૂપને જાણનારો છે એની જુદી વાત છે આ તો કર્મસંગી છે વિદ્વાન યુક્તો સમાચરણ એટલે જે વિદ્વાન કર્મ કરનારો છે એણે મામ હૃદય સ્થાપ્ય યુક્ત થઈને એટલે મને હૃદયમાં ધારણ કરીને મધયુક્ત મારો વાળો મારામાં યુક્ત થઈને સ્વયં સમાચરણ એમાં સમ ઉપસર્ગ લગાડ્યો છે સમ્યક આચરણ સારી રીતે સુંદરતાથી સુગડતાથી એનું આચરણ કરતા મત સેવાદી પૂર્વનું મારી સેવા ઇત્યાદિ કરતા કરતા અન્યશામ પ્રવૃત્ત્યર્થમ બીજા લોકો પણ મને જોઈને પ્રવૃત્ત થાય કર્માદિમાં એવી ભાવનાથી સર્વકર્માણી જોશે અન્ય જે અજ્ઞ વ્યક્તિઓ છે એમને કર્મની અંદર જોડે એટલે એમને કર્મ કરાવે એટલે જ્યારે લોક સંગ્રહાર્થ જ કરવું છે તો જેમ તેમ ફસાવીને છૂટા થવું એમ નહીં પરંતુ નિષ્ઠાથી એ કર્મને કરવું એ ઉપદેશ કરે ત્યાં હવે શંકા કરે છે કે નનો વિદ્વાન અપી ચેત તથા કુર્યા તદા અવિદુષ સકાશાત કો ભેદ તો હવે તો વિદ્વાન અને અવિદ્વાનમાં કઈ ભેદ રહ્યો નહીં એટલે જેવી રીતે અવિદ્વાન છે એ કર્માસક્ત થઈને ફલાસક્ત થઈને કર્મ કરે છે એવી રીતે વિદ્વાને પણ કરવા તો તો કઈ ભેદ રહ્યો નહીં તજ જ્ઞાન ચ કો ઉપયોગ તો બિચારા વિદ્વાને જે બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો શું ઉપયોગ રહ્યો સંપૂર્ણ કાલે કર્મ વ્યાવૃત્યા સેવા ધ્યનવસરા કેમ કે કર્મ તો એટલા ઢગલા બંધ છે શાસ્ત્રમાં જોઈએ તો કે માણસને એક સેકન્ડની પણ ફુરસત રહે નહીં તો પૂરો સમય છે તો કર્મ જ ખાઈ જશે તો ભગવત સેવા માટે તો કોઈ અવસર બચશે જ નહીં आधी आशंका थाय तो तो अविदुषो विदुष्य भेदम आह हे अह दाया गांडा नो भेद समझा रहा है भेद शू प्रकृति क्रियमाणा गुण कर्माणी सर्वश अहंकार विमूढ़ात्मा करता हम मन्यते સર્વશા કર્માણી વિકૃતે ગુણૈ ક્રિયમાણાની જેટલા પણ કર્મ છે એ પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે આ હકીકત છે પણ જે આ હકીકતને જાણતો નથી એ અહંકાર વિમૂઢાત્વા અહમ કરતા એથી મન્યતે અહંકારથી જે મૂળ થયેલો છે એવો વ્યક્તિ એમ માને છે કે આ કર્મ હું કરી રહ્યો છું હકીકત કંઈ જુદી છે આ ભેદ છે વિદ્વાન અને અવિદ્વાનની વચ્ચે અહંકારેણ વિમૂઢાત્મા અહંકારથી જે મૂળ થયેલો છે એ અવિદ્વાન સર્વશ સર્વત્ર પ્રકૃતિ ગુણૈ બધી જગ્યાએ પ્રકૃતિના ગુણો દ્વારા इंद्रिय ક્રિયમાણાની કર્માણી વસ્તુત પ્રકૃતિના ગુણો ઇન્દ્રિયો પાસે બધા કર્મો કરાવે છે પરંતુ એ કર્મોને અહમેવ કરતા એથી મન્યતે હું કરતા છું એવું એ આ વિદ્વાન માને છે નતું ભગવદ ઈચ્છા એમાં ભગવદ ઈચ્છાને નથી જાણતો જોતો તાની છે ભગવાન લોકવ્યામોહાર્થમ કારયતી વસ્તુત વ્યામોહ માટે ભગવાન આ કર્મો એના પાસે કરાવતા હોય છે અહીંયા જે અવિદ્વાન છે કરતા કર્મ કરતા એનું સ્વરૂપ બતાવીને હવે વિદ્વત સ્વરૂપમાં વિદ્વાન કરતા કેવો હોય છે તો તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તનતે ઇતિ ન સજ્જતે અને જે ગુણ અને કર્મના વિભાગને સારી રીતે તત્વથી જાણે છે ગુણાહા ગુણેશુ વર્તનતે વસ્તુત બધા ગુણ છે એ ગુણોમાં વર્તે છે ઇતિ મત્વા ન સજ્જતે એમ એ જાણી સમજીને એ ગુણકર્મની અંદર આસક્ત નથી થતા આ છે મહાબાહુ અર્જુનને સંબોધન કરીને કહી રહ્યા છે કે જ્ઞાત્વા ક્રિયાકરણ સમર્થ ક્રિયાવાન એટલે અર્જુન જે છે એ મહાબાહુ છે મહાબાહુ છે એનું સામર્થ્ય છે એટલે લાંબા જેના હાથ છે તેવા લાંબા હાથનું તાત્પર્ય એ છે કે એ વિષયને જાણી સમજીને સમજે જાણે પણ છે અને સાથે સાથે જે જાણે સમજે છે એને કરવા માટે પણ સમર્થ છે તું એવો છો અર્થાત તું વિદ્વાન કરતા નથી વિદ્વાન કરતા છો તો એ મહાબાહુ તું એ વાત સમજ કે ગુણકર્મ વિભાગયો તત્વવિદ ગુણાહ ગુણેશુ વર્તનતે એથી મત્વા કર્મ સુ ન સજ્જતે તે ગુણ અને કર્મના વિભાગને જે જાણે છે તત્વને જાણ તત્વથી જાણે છે એ વાત જાણે છે કે ગુણો જ ગુણોની અંદર વર્તી રહ્યા છે તેથી એ કર્મની અંદર આસક્ત નથી થતો આનો શું આશય છે સમજાવે છે અહીંયા ફરીથી વ્યાખ્યાકારને થોડો ભક્તિનો આવેશ આવી ગયો છે એટલે વિશિષ્ટ પોતાની શૈલીથી નિરૂપણ કરી રહ્યા છે કે गुणास्तु भगवता सात्विकादि भाव भिन्न विचित्र स्वरस भोगार्थम प्रकटीकृता ભગવાને આ સૃષ્ટિમાં સાત્વિક રાજસ તામસ આદિ જે ગુણો છે એને શા માટે પ્રગટ કર્યા છે કેમ કે ભગવાન વિવિધ પ્રકારના રસોને ભોગવા ઈચ્છે છે એટલે સૃષ્ટિની અંદર એવી વિચિત્રતા બનેલી રહે તેથી એ રસોનો ભોગ થઈ શકે એટલા માટે ભગવાને સૃષ્ટિના અંદર જે આરંભમાં વિકૃતિ સામ્યાવસ્થામાં હતી એના ગુણોમાં ક્ષોભ કરી અને વિચિત્રતાપૂર્ણ સૃષ્ટિને પ્રકટ કરી અને એ વિચિત્રતા ભગવાને સર્વત્ર લાવી છે ભક્તોમાં પણ અભક્તોમાં પણ અતએવ વ્રજવિલાસિનીશુ સાત્વિકાદિ ગુણા નિરૂપિતા શ્રી ભાગવતે ભાગવતમાં પણ જે વ્રજભક્તોની અંદર આ સાત્વિક ભક્ત છે આ રાજસ ભક્ત છે આ સાત્વિક રાજસ છે આ તામસ સાત્વિક છે આ રીતે શુદ્ધ મિશ્ર પ્રકારથી ભક્તોના ભાવોની અંદર પણ આ જાતના ગુણોનું વર્ણન જોવા મળે છે એ એટલા માટે જ કે ભગવાન એ વિભિન્ન પ્રકારના ભક્તોના રસનો આસ્વાદ લેવા માંગે છે અને કર્મ તો લોક સંગ્રહાર્થમ કાર્ય છે અને આ બધું એ ભક્તોના ભાવનો વિભિન્ન પ્રકારના ભાવોનો અને એમની સાથેની લીલા છે એનો આનંદ લેતા લેતા ભગવાન લોક સંગ્રહાર્થ કર્મ પણ કરતા રહે છે રાજ્ય કર્યું ને અસુરોનો સંહાર પણ કર્યો અને પોતાના ચાંદીપની ગુરુ પાસે ભણવા પણ ગયા તો આ બધું લોક સંગ્રાહ સાથે કરતા રહે છે તથા છે એતદ વિભાગ તત્વવિદ એટલે આ જાતના જે ગુણોનો વિભાગ છે કર્મનો વિભાગ છે એને તત્વથી જે જાણે છે એ શું જાણે છે કે ગુણાહા ગુણેશુ વર્તનતે જીવસ્થા ગુણા જીવમાં રહેલા જે ગુણો સાત્વિક રાજસ એ ગુણેશુ ભગવદ ગુણેશુ વર્તનતે એ ભગવાનના ગુણોની અંદર એ વર્તે છે એનો મતલબ શું કે પ્રભુ સ્વરસ ભોગાર્થમ ગુણભાવઈ સદુપયોગી કરવાની કાર્ય હતી જે જાતના જીવો છે એમના અંદર જે જાતના ભાવના ભેદ ગુણો દ્વારા ભગવાને પ્રકટ કર્યા છે એનો ભોગ કરવા માટે તે પ્રકારના સદુપયોગી કર્માણી કાર્ય હતી એવી જાતના કર્મો એમના દ્વારા કરાવે છે ભગવાન એટલે સાત્વિક ભક્તો છે સાત્વિક કર્મ કરે છે રાજસ ભક્તો રાજસ કરે છે તામસ ભક્તો તામસ કરે છે અને એ કર્મ દ્વારા ભગવાન એમના અંદર રહેલા જે વિવિધ ભિન્ન રસો છે એનો ભગવાન ભોગ કરે છે અન્યાની કર્માણી તું લોકાર્થમ કાર્ય હતી ભક્ત પણ અને ભગવાન પણ અંતરંગ જે લીલાનો ક્રમ ચાલી રહ્યો છે એના પેરેલલ અન્ય કર્મો પણ કરી રહ્યા છે એ જે કરી રહ્યા છે તો લોકાર્થમ કાર્ય હતી એ ભગવાન એમના પાસે કરાવે પણ લોક શિક્ષાર્થ છે ઇતિ મસ્વા આ વાત જાણીને જે વિદ્વાન છે તે મૂળવદેવ અહમેવ કરતા તત્ફલમ મમ ભવિષ્યથી ન સજ્જતે એ જે કર્મ કરી રહ્યા છે લોકસંગ્રહાર એને જે મૂળ મનુષ્ય એમ સમજે છે કે હું આ કર્મનો કરતા છું અને એનું ફલ મને થશે એમ એ કર્મોમાં આસક્ત થાય છે તેવી રીતે વિદ્વાન છે એ આ રીતે કર્મમાં અને એના કર્તા તરીકે હું છું અને એના ફલમાં એ ફલ મને પ્રાપ્ત થશે એવી રીતે આસક્ત બનતો નથી આ ભેદ થયો તો કે છે કે નનો તે અજ્ઞાતવા તથા કુરવંતી તાન શિક્ષિત ન તો પુનઃ તથૈવ પ્રેરયેત જે લોકો આ રીતે તત્વવિદ નથી અને કર્મમાં આસક્ત થઈને ફલાસક્ત થઈને અજ્ઞાનવશ આ પ્રકારે કરી રહ્યા છે એમને તો દંડ મળવો જોઈએ એમને એવી જ રીતે કર્મ કરવાની પ્રેરણા આપવાનો શું ફાયદો એમને સમજાવવા જોઈએ કે નહીં આવી રીતે કર્મ ના કરો પણ જેમ વિદ્વાન છે કરે છે એવી રીતે તમે કર્મ કરો તો એનો અહીંયા સમાધાન આપે છે કે विकृतिर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् अकृत्स्न विदो मंदान न विचालये પ્રકૃતિ ગુણ સમૂઢા પ્રકૃતિના ગુણોથી જે મૂળ થયેલા છે ગુણ કર્મ સુસજ્જન તે એ લોકો ગુણો અને કર્મમાં આસક્ત બની જાય છે આવા જે લોકો છે એમને અકૃષ્ણ વિદહ એટલે જે પૂરી પૂર્ણપણે જે જાણતા નથી કર્મને તત્વને એવા મંદ લોકોને કૃષ્ણવિદ ન વિચાલયે બધું જે જાણે છે એને એને ત્યાં ચલિત નહીં કરવા જોઈએ એ ભલે પડ્યા ત્યાં કાદવમાં પડ્યા છે તો પડ્યા રહેવા દો એમને ભલે ફલાસક્ત થાય કર્માસક્ત થાય ભલે મૂળ રહ્યા બધાને બધું જ્ઞાન આપવા માટેનું દોડડા પણ નહીં કરવાનું એ કહી રહ્યા છે કે પ્રકૃતિ ગુણૈહી પ્રકૃતિના ગુણોથી જે સમૂળ છે મૂળતા શું છે કે કર્મ કર્મ ફલાભિલાષીણ એમના અંદર કર્મફલની અભિલાષા છે તે જ એમની મૂળતા છે એવા પ્રકૃતિના ગુણોથી જે મૂળ થયેલા છે એ ગુણકર્મ સુસજ્જન તે ગુણકર્મમાં એટલે દેહ ધર્મમાં એના ફલમાં આસક્ત થઈ જાય છે યતો અકૃષ્ણવિદ આવું કેમ કરે છે કેમ કે એ લોકો કૃષ્ણવિદ નથી એટલે બધું નથી જાણતા ભગવત પ્રાપ્તિ રૂપમ અશેષમ ફલ રૂપમ ન જાણતી ભગવત પ્રાપ્તિ રૂપ જે અશેષ ફલ છે પૂર્ણ ફલ છે એને નથી જાણતા કર્મફલમ લૌકિક સુખમ ફલરૂપમ જાણંતી કર્મથી જે નાના મોટા ફળ પ્રાપ્ત થાય છે એ ફલને એ જાણે છે એનાથી વિશેષ એમને જ્ઞાન નથી યતસ્તે તત્ર આસક્તા તેન તતો ન મનો ભગવતી સંવિશે એમની આસક્તિ જેવા ક્ષુદ્ર ફલોની અંદર છે એટલે એમનું મન ક્યારે પણ ભગવાનમાં ચોંટશે નહીં તો આવા જે લોકો છે તાન મંદાન મૂર્ખાન આવા મૂર્ખ લોકો છે મૂર્ખતા એમની શું કે દુષ્ટ ફલાસક્ત ચિત્તાન એ નાશવંત ક્ષુદ્ર હીન જે દુષ્ટ ફલ છે એમાં જેમનું ચિત્ત આસક્ત છે એવા જે મૂર્ખ લોકો છે એમને જે બધું જાણનારા છે એમણે વિચલિત નહીં કરવા એટલે કૃષ્ણવિદ ન વિચાલે ભગવત પ્રાપ્તિ રૂપ અશેષ આનંદવિદ ભગવત પ્રાપ્તિ રૂપ જે અશેષ પૂર્ણ આનંદ છે એને જે જાણે છે એને આવા મૂર્ખ લોકોને ભગવાન માર્ગે ન પ્રેરયે ભગવત માર્ગમાં એમને પ્રેરિત નહીં કરવા એમને ત્યાં જ પડ્યા રહેવા દેવા તતોપી વા ન ચાલયે ત્યાંથી એમને હલાવવા નહીં દુષ્ટ સંગાત સ્વસ્ય અન્યથા ભાવમ નયેદ ઇતિ ભાવ અને સ્વયં પણ એ વાતમાં સાવધ રહે કે આવા જે મૂર્ખો છે એ લોકોના સંગથી પોતે પણ પોતાના સ્થાનથી ક્યાંય ભ્રષ્ટ ન થઈ જાય આમ જે લોકો અજ્ઞાની છે અને જેમની ભગવાન દ્વારા એ જ નિયતિ એ ગતિ એમની નિર્ધારિત થયેલી છે એમને એમની ગતિના ઉપર છોડી દેવા જોઈએ એમનો ઉદ્ધાર કરવા માટેનો ખોટો પુરુષાર્થ નહીં કરવો જોઈએ જ્ઞાની પુરુષે આગળ કહી રહ્યા છે કે નનુ તેષામ કર્મકારણાર્થમ સ્વસ્ય કર્મ કરણે યાવત કાલો ગચ્છતિ તાવત કાલ વ્યર્થી ભાવાપરાધ સ્વસ્ય સ્યાત તો ભાઈ આ જે લોકોની ગતિ ભગવાને આવી જ નિશ્ચિત કરી રાખી છે એ લોકોને એમના કર્મફલમાં આસક્તિ બનેલી રહે એટલા માટે કર્મ કરતા રહે કર્મની પ્રેરણા એમને મળતી રહે એવા પરોપકાર માટે આપણે જો કર્મ કરતા રહેવાનું થાય તો એટલો કાલ તો આપણો વ્યર્થમાં જશે એ તો અપરાધ છે તેશામ કર્મ કારણાર્થમ એ લોકો કર્મ એમને કર્મ કરાવવા માટે સ્વસ્તિ કર્મણે આપણે જે કર્મ કરવું પડે છે એમાં યાવત કાલો ગચ્છતી જેટલો સમય જાય છે તાવત કાલ વ્યર્થી ભાવ અપરાધ એટલો કાલ આપણો વ્યર્થ જાય અપરાધ આપણને પડશે તો કહી રહ્યા છે કે નહીં એવું નહીં થાય નહીં સર્વાણી કર્માણી तन्यध्यात्म चेतसा निराशीर निर्ममो भूत्वा युद्धस्व विगत जर આધ્યાત્મ ચિત્ત વાળો થઈને સર્વાણી કર્માણી મયી સંન્યાસી બધા કર્મોને મને અર્પણ કરીને અથવા મારા માટે છોડીને નિરાશી એટલે આશા રહિત થઈને મમતા રહિત થઈને બધા જાતના જ્વર એટલે જે વિષાદ વગેરે અર્જુનને થયા હતા એનો ત્યાગ કરીને તું યુદ્ધ કર અહીંયા અપરાધનો કોઈ પ્રશ્ન નથી અપરાધનો કોઈ મનમાં વિષાદ નહીં રાખ મય સંન્યસ્ય મારા માટે બધું છોડીને એટલે આધિદૈવિક ભાવેને સર્વમ ત્યક્વા પ્રભુ સર્વે સર્વા છે સર્વશ્રેષ્ઠ છે સ્વામી છે એવું પ્રભુ મહાદેવી ભાવ રાખીને બધું છોડીને અધ્યાત્મ ચેતતા એટલે અધ્યાત્મ ભાવેન મદાજ્ઞા રૂપેણ સર્વાણી કરવાણી ગુરુ અધ્યાત્મ ભાવથી એટલે જે શાસ્ત્ર છે એ ભગવદ આજ્ઞા રૂપ છે ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવું એ એ ભગવદ અંશ જીવાત્માનું પ્રથમ કર્તવ્ય છે એવી સમજથી બધા કર્મને તું કર મદાજ્ઞયા કરણે કાલ વ્યર્થતા ન ભવિષ્યથી તો તું જે કંઈ પણ કરીશ એ તું મારી આજ્ઞાથી કરીશ એટલે એમાં કાલનો વ્યર્થ અપવ્યય થઈ રહ્યો છે એવું તારે નહીં વિચારવું સર્વાણી કર્માણીમાં સર્વ પદનો પ્રયોગ કર્યો એનો ભાવ સમજાવે છે કે સર્વ પદેન લૌકિક કાર્યાણ્યપી કુરુ જે ભગવદ આજ્ઞપ્ત જે કર્મ છે એ તો ઠીક છે પણ લૌકિક કાર્યોને પણ તું કર લૌકિક કર્મ કર્ણમેવાહ નિરાશી એ લૌકિક કર્મમાં હલાશા રહિત થઈને નતું એ કર્મને કર એટલા માટે નિરાશી युद्ध युद्धज स्वर्ग आदि फलाण अविप्सूहु એટલે યુદ્ધનો જે ફળ છે એટલે યુદ્ધની અંદર કોઈ વીર ગતિને પ્રાપ્ત થાય અથવા ધર્મે યુદ્ધને કોઈ જીતે તો સ્વર્ગ કે રાજ્ય ભોગ इत्यादि એનાથી પ્રાપ્ત થાય છે એની અવિપ્સા એટલે ઈચ્છા રાખ્યા વિના तू आकर्म कर નિર્મમ રાજ્યાદિ પ્રાપ્તિ ભાવ રહિત મમતા રાખ્યા વિના એટલે રાજ્ય વગેરે પ્રાપ્ત થશે એવી ભાવના પણ રાખ્યા વિના સ્વીયેશુ પરેશુ ચ રાત્ર પૂર્વાદિ બુદ્ધિ રહિતો વિગત જ્વરો અને જે સ્વીયજનો છે અને પરિજનો છે બીજા લોકો છે એની અંદર પણ કે આ મારો ભાઈ છે આ મારો ગુરુ છે આ પ્રકારની જે બુદ્ધિ છે એને પણ છોડીને મમતા રહિત થઈને વિગતજ્વર યુદ્ધસ્વ લૌકિક તાપ રહિત થઈને મારી આજ્ઞાથી તું યુદ્ધ કર એવું આશે છે તો આમ ઉદ્દિશ્ય તું ક્ષાત્રમ કર્મ યુદ્ધ રૂપમય ઉચ્યતે નથી પૂર્વોક્તમ અન્ય કર્મ અથવા યુદ્ધમય પૂર્વ તું ક્ષત્રિય છો એટલે ક્ષત્રિયનું જે કર્મ છે યુદ્ધ એ જ હું તમને તને કરવાનું કહી રહ્યો છું આ સિવાય બીજી વાત જે આગળ કહેવામાં આવી છે કે તને લાગુ પડતી નથી તને તો ખાલી યુદ્ધ કરવાનું જ કહી રહ્યો છું એટલે તું યુદ્ધ જ કર બીજી બધી કોઈ વાત નહીં કર હવે આગળ થોડો भिन्न विषय है अर्जुनार्थम चेत भगवता उत्तम सियात तथा अर्जुन से तत्र आसक्ति सियात અર્જુનના માટે ભગવાને જો આ બધી વાત કહી હોત તો અર્જુનની આસક્તિ ભગવાને જે આજ્ઞા કરી છે તે કરવામાં જ રહી હોત તદા અગ્રે પુષ્ટિરૂપ સર્વ ત્યાગ ઉપદેશો અનુપન્ન ત્યાગ તો પછી આગળ જઈને જે સર્વધર્માન પરિત્યજ્યમાં સર્વત્યાગનો ઉપદેશ ભગવાન કરવાના છે એની આના સાથે સંગતિ ન થાય હોત અર્જુનસ્યાપી અન્યત્ર અનધિકારાત ભગવદુક્તેશુ ધર્મેશ્વપી ન પ્રવૃત્તિ સ્વયોગ્યોપદેશાર્થમ પુનઃ પુનઃ પ્રશ્નાન કૃતવાન અને અર્જુનના વારંવાર પ્રશ્ન કરવાથી પણ એ વાત આપણને સમજાય છે કે સર્વત્યાગોપદેશ ભગવાને જે કહ્યો છે આગળ જઈને અંતમાં વસ્તુતા અર્જુન એ જ ઉપદેશનો અધિકારી છે એટલે જ્યાં સુધી એ ઉપદેશ એને પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી અર્જુન એમને જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે અન્ય અન્યના અધિકારીની વાત છે કે અન્ય પ્રકરણની વાતો ચાલી રહી છે એવું સમજી અને પુનઃ પુનઃ પ્રશ્ન કરતા રહ્યા છે તેથી ઘણા બધા ઉપદેશો અર્જુનને સન્મુખ રાખીને ભગવાને અહીંયા કર્યા છે પરંતુ એમાં અર્જુનની પ્રવૃત્તિ થઈ નથી જ્યારે મુખ્ય ઉપદેશ એમના અધિકારને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો ત્યારે જૈનને એમના પ્રશ્નોને પણ વિરામ મળ્યો તો કે છે નનુ તદર્થમ ન ઉત્તમ ચેત કિમર્થમ તદ અર્જુન દ્વારા કે ભાઈ અર્જુનના માટે આ વાત ન કહેવામાં આવી તો આ બધું કીધું શું કામ તો કહ્યા છે કે અર્જુન દ્વારા સકલ સન્માર્ગ પ્રવૃત્ત્યર્થમ ઉત્તમ અર્જુનને સન્મુખમાં રાખીને સકલ સન્માર્ગની પ્રવૃત્તિ ભગવાન કરાવવા ઈચ્છે છે એટલા માટે આ બધી વાતો કહેવામાં આવી છે એટલે એ જ વાત કહી રહ્યા છે કે સદૈવાહ પરમયો યો અન્યોપી એવમ કુર્યાત તસ્યાપી કર્મજો બંધો નસ્યાત તારી વાત તો ઠીક છે તને તો કંઈ બંધનરૂપ થવાનું નથી કારણ આ વાત સમજીને બીજા લોકો પણ જો મેં કહ્યું છે તે પ્રકારે કર્મ કરશે તો એમનો પણ કર્મ બંધન કપાશે એમને કર્મો છે બંધનરૂપ નહીં થાય એ વાત ભગવાન આગળ કહી રહ્યા છે કે યે મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવાહ શુદ્ધાવંતો અનસૂયંતો મુચ્યંતે તે બી કર્મભી ये भी માનવા જે કોઈ પણ મનુષ્ય અનસૂયંત અસૂયા ઈર્ષ્યા આદિ જે દોષ છે એનાથી રહિત થઈને શ્રદ્ધાવંત શ્રદ્ધાવાળો થઈને નિત્ય સદા મેં ઇદમ મતમ અનુતિષ્ઠંતી મેં જે આ વાત કહી છે એને જે અનુસરશે તે કર્મ ભી મુચ્યંતે એ પોતે જે આ મારા મતને અનુસરીને કર્મ કરશે એનાથી એની પણ મુક્તિ પ્રાપ્ત થશે ये સદ્ધર્મોત્પન્ના માનવ પદનો પ્રયોગ કર્યો છે આશય સમજાવે છે કે સદ્ધર્મોત્પન્ના સદ્ધર્મમાં જે પેદા થયા છે અથવા દૈવી સૃષ્ટિમાં છે મેં મતમ ઇદમ પૂર્વોક્તમ શ્રદ્ધાવંતો અનસૂયંતો એટલે મારા આ મતને જે મેં તને કહ્યો પહેલા એને મેં કહ્યું છે તેથી શ્રદ્ધાવાળા થઈને અનસૂયંતો અસહિષ્ણુતાહીન એટલે સહિષ્ણુ બનીને અનુતિષ્ઠંતી અનુસરે છે તે પી એ પણ કર્મભી સજ્જન્ય ફલભોગઈ મુચ્યંતે કર્મથી પેદા થતા ફલ છે ના જે ફલભોગ છે એનાથી મુક્ત થાય છે મદાજ્ઞયા કૃતત્વાત મદુક્ત વિશ્વાસ તો અન્ય કર્માણ્યપી મોક્ષ સાધકાન્યવ ભવંતી શા માટે મુક્ત થશે કેમ કે મારી આજ્ઞાથી એણે આ કર્મ કર્યા છે મારા ઉક્તિમાં વિશ્વાસ રાખીને અન્ય કર્મો વગેરે પણ મોક્ષ સાધક બની જાય છે એટલે સાક્ષાત મોક્ષ સાધક તો જ્ઞાન ભક્તિ છે પરંતુ ભગવદ આજ્ઞામાં વિશ્વાસ રાખીને અગર મનુષ્ય આ રીતે ભગવદુક્ત પ્રકારથી કર્મ કરશે તો એ કર્મ પણ એના માટે મોક્ષ સાધક બની જશે એ આશય છે પણ જે આનાથી વિપરીત કરે છે એને નહીં થાય આવે આગળ સમજાવે છે કે યે મતા અગ્યરૂપત્વમ વિહાય કર્મઇવ ફલસાદકં ફલરૂપં इति জ্ঞাতા પુરવંતિ ભગવાનની આज्ञाરૂપ આज्ञा છે તેથી કર્મ કરવું એમ નઈ પરંતુ કર્મ જ સ્વયં સ્વતંત્ર ફલસાદક છે ફલરૂપ છે એવું જાણીને જે કરે છે એનો તો નાશ થાય છે તે આપતે દર્શકે યે તુયે તત અભ્યુયંતો न अनुतिष्ठन्ति मे मतम सर्वज्ञान विमूठान तान वृत्ति नष्टान अचेत ये अभ्यसूयंत जे आ रीते मरा ईर्ष्यावाड़ा है आ मत थी एम दोष जो अचेत मूर्खो में मतम न अनुतिष्ठन मार आ मत ने जो अनुसरता नहीं तान एट એમણે સર્વજ્ઞાન વિમુઢાન નષ્ટાન વિત્તિ અર્ભુત પ્રકારના જ્ઞાનથી મૂળ એમણે તો નષ્ટ થયેલા જાન યેતુ એતદ્ મમ મતમ જે લોકો આ મારો મત ન અભ્યસૂયંtanh કૌટિલ્યેન જાનન્તો કુટિલતાથી જે જાણે છે ન અનુતિષ્ઠનથી અને તે કારણે એનું અનુષ્ઠાન નથી કરતા અનુસરણ નથી કરતા તાન સર્વજ્ઞાન વિમૂઢાન એ સર્વજ્ઞાનથી વિમૂઢ થયેલાઓ અચેતસ શૂન્ય હૃદયાન એટલે હૃદય શૂન્ય બુદ્ધિ શૂન્ય જ્ઞાન શૂન્ય એ નષ્ટાન નાશમ પ્રાપ્તાન એ નાશ નષ્ટ થઈ ચૂક્યા છે એમ તું જાણ મદાજ્ઞાતિરેકમ કર્મ કર્મકર્તાઓ નશ્યંતીથી ભાવ આનો આશય છે કે ભગવાનની આજ્ઞાથી ભિન્ન રીતે જે કર્મ કરે છે એનો નાશ થાય છે એવું ભગવાન આનાથી સમજાવે છે લાગે છે કે આટલું આજના માટે પર્યાપ્ત છે આના સંબંધમાં કંઈ પ્રશ્નાદિ હોય તો આપણે પછી આવતીકાલે પ્રશ્ન પણ લઈ લઈશું અને આગળનો વિષય પણ ઠીક છે This session is no longer